જય સચ્ચિદાનંદ થયા તમને જય સચ્ચિદાનંદ બધા આપતા પુત્રો સહિત વડીલો સહિત બધા મહાત્માઓ અને વાડીલાલ પટેલ કુટુંબનું સમસ્ત પરિવાર વાડીલાલ નો સમસ્ત પરિવાર તથા અમારા અમૃતભાઈ એમના જ્યેષ્ઠ બંધુ એ સાથે બધા જ બહુ જ મોટો બહોળો પરિવાર છે હા જરૂર જરૂર અમનો આ ડોક્ટર છે અમારા અમેરિકામાં લગભગ બાવીસ ચોવીસ ત્રેવીસ વર્ષથી અમારું સંભાળે છે અને એમનો મેસેજ છે અમારું સ્વાસ્થ્ય માટે બહુ જ કાળજી રાખે છે અને એમને સંદેશો આપણને બધાને આપ્યો છે આપતા સાહેબો વડીલો અને બધાને બરાબર કે આજના જન્મ દિવસને મુબારકવાદી તો ખરી જ પરંતુ સાથે સાથે બધાને મારો ખાસ સંદેશો પહોંચાડજો કે દાદાનું સ્વાસ્થ્ય જળવાય એવા આપણે વિનયથી રહીએ કે જેથી કરીને આપણે એકબીજાના સાથે અરસપરસનો લાભ લઈ શકીએ મહાત્માઓ બધા આશીર્વાદ કરજો જય સચિદાનંદ બધા મંજૂર છે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ બસ જરૂર અને આપનો આપનો ઈમેલ પણ દિલીપ આવ્યા અને બધાને વાંચી સંભળાયો છે વડીલોને હા એટલી આપની બહુ મોટી વિનંતી ખાસ કરીને આ છે આપણે પૂર્ણિમાબેન આપણે સંભાળજો ચોક્કસ પૂર્ણિમાબેનની ડોક્ટર પૂર્ણિમાબેનની જેમ નિમેશાનંદજી ડોક્ટર પૂર્ણિમાબેનની ખવ બહુ હૃદયપૂર્વક આ વિનંતી છે આ ધ્યાન રાખી દાદા એટલે આપણે બધો બધું બધું આપણે અરસપર સત્સંગનો લાભ લઈ શકીએ આપણે બધા આપતા પુત્રો અને બધા સાથે માતાઓ સાથે વડીલો સાથે એના માટે આ વાત એમની વિનંતી છે જય સચ્ચિદાન ખૂબ આશીર્વાદ ખૂબ આશીર્વાદ ખૂબ આશીર્વાદ પેલા અરવિંદ નહોતો કંઈ આપી જય સચ્ચિદાનંદ એલેના ડોક્ટર પૂર્ણિમાબેન મહાત્મા સ્કૂલવાળા એલેના ડોક્ટર એલે અમેરિકાથી આ ફોન હતો આપણે દરેકને વિનંતી કરી છે પૂર્ણિમાબેને કે ખાસ દાદાજીની તંદુરસ્તી સ્વાસ્થ્યની કાળજી લેવાય ડોક્ટર એવી આપણને સૌને વિનંતી કરી છે એ આપણે ધ્યાનમાં રાખીને ડોક્ટર પૂર્ણિમાબેન એલ એ યુએસએ આપણા દિલીપભાઈ મદુરાઈના મહાત્માના સિસ્ટર ખાસ દાદાજીની આ મેડિકલ ગ્રાઉન્ડ એમનું પૂર્ણિમાબેનને ખાસ સારી રીતે એ પોતે કાળજી લે છે ત્યાં પણ અને આપણને પણ અહીંયા ઇન્ડિયા ખાતે એમણે ખાસ મેસેજ આપ્યો છે કે ખાસ બધાને વિનંતી કે દાદાજીનું સ્વાસ્થ્ય સચવાય એટલે ખાસ વાડીભાઈ પરિવાર નિમિત્ત જે નિમંત્રક અને આપતો પુત્રોને આ સંદેશો છે એક આગળ દાદાજી એક પદથી શરૂઆત જરૂર જરૂર કહો જાહેર કરો નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ સાફુણમ નમો લોય સવ સાફુણમ એસો પંચન ಪಂಚನ ಮುಕ್ಕಾರು ಪಂಚನ ಮುಕ್ಕಾರು ಸೌವ ಪಾವಪ್ಪಣಾಸಣೋ ಸೌವ ಪಾವಪ್ಪಣಾಸಣೋ ಮಂಗಳಾಣಂ ಚ ಸವ್ವೇಸಿಂ ಮಂಗಳಾಣಂ ಚ ಸವ್ವೇಸಿಂ ಪಡ್ಮಂ ಭವೈ ಮಂಗಲಂ ಪಡ್ಮಂ ಭವೈ ಮಂಗಲಂ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર નમસ્કાર કરું છું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેષ્ઠી ભગવંતોને ઓમ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર નમસ્કાર કરું છું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેષ્ઠી ભગવંતોને પંચ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તીર્થંકર સાહેબોને તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અત્યંત આનંદ ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું વિતરાગ શાસન દેવ દેવીઓને વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અત્યંત ભક્તિપૂર્વક પૂર્વક નમસ્કાર કરું છું ચોવીસ તીર્થંકર ભગવંતોને ચોવીસ તીર્થંકર ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું શ્રી કૃષ્ણ ભગવાનને શ્રી કૃષ્ણ ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું વર્તમાને ભરત ક્ષેત્રે પ્રવર્તમાન વર્ત वर्तमाने भरत क्षेत्रे प्रवर्तमान सर्वज्ञ श्री दादा भगवान ने सर्वज्ञ श्री दादा भगवान ने निश्चय निर्णय थी निश्चय निर्णय थी अभेद भावे अभेद भावे अनन्य भक्ति पूर्वक नमस्कार करू छू अनन्य भक्ति पूर्वक नमस्कार करू छू दादा भगवान ना भावी तीर्थंकर साहेबोने દાદા ભગવાનના ભાવી તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું દાદા ભગવાનના સર્વે કલ્યાણ મૂર્તિ દાદા ભગવાનના સર્વે કલ્યાણ મૂર્તિ સંકિતધારી મહાત્માઓને સંકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર નમસ્કાર કરું છું આખા બ્રહ્માંડના જીવ માત્રના આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે જેથી આખા જગતને જેથી આખા જગતને ભગવત સ્વરૂપ સ્વરૂપે દર્શન કરું છું ભગવત સ્વરૂપે દર્શન કરું રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે રિયલ સ્વરૂપે શુદ્ધાત્મા સ્વરૂપ છે જેથી આખા જગતને જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે રિયલ સ્વરૂપે તત્વ સ્વરૂપ છે જેથી આ આખા જગતને જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હે દાદા ભગવાન હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્માનો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અહમ ન દુભાય અહમ દુભાવાય ન દુભાવાય કે દુભવવા પ્રત્યે ન અનુમોદાય કે દુભવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો એવી પરમ શક્તિ આપો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય કિંચિત માત્ર પણ અહમ ન દુભાય એવી સ્યાદવાદ વાણી એવી સ્યાદવાદ વાણી સ્યાદવાદ વર્તન સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો પરમ શક્તિ આપો હે દાદા ભગવાન હે દાદા ભગવાન મને કોઈ પણ ધર્મનું મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય પ્રમાણ ન દુભાય ન દુભાવા દુભાવાય ન દુભાવાય કે દુભવવા પ્રત્યે ન અનુમોદાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો એવી પરમ શક્તિ આપો મને કોઈ પણ ધર્મનું મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાવાય પ્રમાણ ન દુભાવાય એવી શાદવાદ વાણી એવી શાદવાદ વાણી શાદવાદ વર્તન સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો પરમ શક્તિ આપો હે દાદા ભગવાન હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી ઉપદેશક મને કોઈ પણ દેહધારી ઉપદેશક સાધુ સાધ્વી કે આચાર્યોનો સાધુ સાધ્વી કે આચાર્યનો અવર્ણવાદ અવર્ણવાદ અપરાધ અપરાધ અવિનય ન કરવાની પરમ શક્તિ આપો ન કરવાની પરમ શક્તિ આપો હે દાદા ભગવાન હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર અભાવ તિરસ્કાર ક્યારેય પણ ન કરાય ક્યારેય પણ ન કરાય ન કરાવાય ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો એવી પરમ શક્તિ આપો હે દાદા ભગવાન હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય પણ ક્યારેય પણ કઠોર ભાષા કઠોર ભાષા તંતિલી ભાષા તંતિલી ભાષા ન બોલાય ન બોલાય ન બોલાવાય ન બોલાવાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો એવી પરમ શક્તિ આપો કોઈ કઠોર ભાષા કોઈ કઠોર ભાષા તંતિલી ભાષા તંતિલી ભાષા બોલે તો મને બોલે તો મને મૃદુ રુજુ ભાષા મૃદુ રુજુ ભાષા बोलवानी शक्ति आपो बोलवानी शक्ति आपो हे दादा भगवान हे दादा भगवान मने कोई पण देहधारी जीवात्मा प्रत्ये मने कोई पण देहधारी जीवात्मा प्रत्ये स्त्री पुरुष अगर नपुसक स्त्री पुरुष अगर नपुसक गम्मे ते लिंगधारी होय गम्मे ते लिंगधारी होय तो तेना संबंधी तो तेना संबंधी किंचित मात्र पण કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો વિષય વિકાર સંબંધી દોષો ઈચ્છાઓ ઈચ્છાઓ ચેષ્ટાઓ ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો એ વિચાર સંબંધી દોષો ન કરાય ન કરાય ન કરાવાય ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એ કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો એવી પરમ શક્તિ આપો મને નિરંતર નિર્વિકાર રહેવાની મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો પરમ શક્તિ આપો હે દાદા ભગવાન હે દાદા ભગવાન મને કોઈ પણ રસમાં મને કોઈ પણ રસમાં લુપ્તપણું ન કરાય લુપ્તપણું ન કરાય એવી શક્તિ આપો એવી શક્તિ આપો સમરસી ખોરાક લેવાય સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો એવી પરમ શક્તિ હે દાદા ભગવાન હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્માનો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ પ્રત્યક્ષ અગર પરોક્ષ જીવંત અગર મૃત્યુ પામેલાનો જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈનો કિંચિત માત્ર પણ કોઈનો કિંચિત માત્ર પણ અવર્ણવાદ અવર્ણવાદ અપવાદ અપરાધ અપરાધ અવિનય અવિનય ન કરાય ન કરાય ન કરાવાય ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો એવી પરમ શક્તિ આપો હે દાદા ભગવાન હે દાદા ભગવાન મને જગત કલ્યાણ કરવાનું મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની નિમિત્ત બનવાની પર પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો પૂજ્ય દાદાજી સમક્ષ આપણી પોતાની આલોચના પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન હે અંતર્યામી પરમાત્મા હે અંતર્યામી પરમાત્મા આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો તેમજ મારામાં પણ બિરાજેલા છો તેમજ મારામાં પણ બિરાજેલા છો આપનું સ્વરૂપ આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે તે જ મારું સ્વરૂપ છે મારું સ્વરૂપ શુદ્ધાત્મા શુદ્ધાત્મા છે મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે હે શુદ્ધાત્મા ભગવાન હે શુદ્ધાત્મા ભગવાન હું આપને અભેદ ભાવે હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અજ્ઞાનતાએ કરીને અજ્ઞાનતાએ કરીને મેં જે જે દોષો કર્યા છે મેં જે જે દોષો કર્યા છે તે સર્વ દોષોને તે સર્વ દોષોને આપ આપની સમક્ષ જાહેર કરું છું આપની સમક્ષ જાહેર કરું છું તેનો હૃદયપૂર્વક તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું ક્ષમા પ્રાર્થું હે પ્રભુ હે પ્રભુ મને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો મને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો અને ફરી એવા દોષો અને ફરી એવા દોષો ક્યારેય પણ ના કરો ક્યારેય પણ ના કરો એવી આપ મને શક્તિ આપો એવી આપ મને શક્તિ આપો હે શુદ્ધાત્મા ભગવાન હે શુદ્ધાત્મા ભગવાન આપ એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય અમે તમારામાં અમે તમારામાં અભેદ સ્વરૂપે અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ તન્મયાકાર જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ બધા સાથે આપણી આજના દિવસે આ જન્મોત્સવમાં જ્ઞાની સમક્ષ આપણે બધાએ પોતપોતાના મનમાં ભૂલો જાહેર કરી અને પ્રાયશ્ચિત કરતા રહેવાનું છે આજનો આ જન્મોત્સવ એટલે દાદાજીની જે દશા એમની અંતરદશા એમની દ્રષ્ટિ પવિત્ર અને કમ્પ્લીટ શુદ્ધ ઉપયોગપૂર્વક દાદાજી બિરાજમાન હોય ત્યાં આપણે આપણી અત્યાર સુધીની થયેલી ભૂલો આ રીતે પોતે બેઠા બેઠા પોતાના મનમાં પણ દાદાજીની સાક્ષીએ એમની હાજરીમાં આપણાથી આ પ્રાયશ્ચિત થાય એક અવસર બધા સાથે આ નિમિત્તે દેવોને આપણે આહવાન અંધારા કોટી બધા જોડે બોલીશું અંધારા કોટી વર્ષ は સચિદાનંદ દાદાજીની સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આપણે બધા આપણા હૃદયની પ્રાર્થના કે આપણા બધાની ઉંમર આ દાદાજીને મળે આવી રીતે આપણે આ જન્મોત્સવ ઉજવ્યા કરીએ ખાસ મહાત્માઓને બધાને કે અત્યાર સુધીનો દાદાજીનો દાદાજીના દર્શન કરવા આપણને બધાને ખૂબ ગમે છે એમને નિહાળવા ગમે છે એમની પોતાનું એક બાળક જેવું વ્યવહાર આપણી જોડે જોઈને આપણે ઘેલા થઈ જઈએ છીએ આવું કેમ તો કે જ્યારે પોતે જ્ઞાની સંપૂર્ણ ભૂલ વગરના થઈ જાય ત્યારે એમને જોતા જ આપણે પણ ભૂલ વગરના થઈ જઈએ એના માટે આ જન્મોત્સવ છે આ જન્મોત્સવમાં દાદાજીની હાજરી એમની દશા એમની અંતરની વિતરાગતાનો આ વાતાવરણ છે એમની વિતરાગતાના દૂરથી પણ તમે દર્શન કરી શકો એમ છો અને ત્યાં બેઠા બેઠા એમના જેવા જ આપણે પવિત્ર બનીએ એમના જેવા આપણે કમ્પ્લીટ ભૂલ વગરના થઈએ એ આજના દિવસે આ એક્યાસીમો જન્મોત્સવ સામે જુઓ દાદાજીની એક્યાસીમાં જન્મોત્સવમાં પણ આપણા કરતા પણ કઈ રીતે આ શક્તિ દાદાજીની અંદર પ્રગટ થાય છે અને આપણા માટે વાપરી રહ્યા છે દૂરથી પણ તમારી જગ્યાએ પણ દર્શન કરીને આ વિતરાગતાના દર્શન ત્યાં બેઠા બેઠા મળે એવું છે અડવાથી કશું થાય એવું નથી જો અડવાથી થતું હોત તો ક્યારના બધા મોક્ષે ગયા હોત અને ચોખ્ખા થયા હોત પણ પોતાની હાજરી અને આજના દિવસે આપણે પણ આવા ભૂલ વગરના થવું છે અને જે ભૂલ દેખાય છે એ અહીંયા બેઠા એમની સાક્ષી એમની હાજરીમાં આપણી અંદર પ્રતિક્રમણ થાય એના માટે આ જન્મોત્સવ છે એમને નથી જરૂર જ્ઞાનીને જરૂર નથી મારો જન્મોત્સવ ઉજવો એમને ખબર પણ નથી હોતી ઘણીવાર અમારે દાદાજીને યાદ દેવડાવવું પડે દાદાજી આપનો જન્મોત્સવ છે એમ શું વાત કરો છો અચ્છા અચ્છા બરોબર છે આપણે ગેલા થઈએ અને એ નોર્મલ આ એક જન્મોત્સવ જેને ઉજવવા મળ્યો છે એ નિમંત્રક એ નિમિત્ત એક શીખવા જેવું છે કે કેટલા બધા મહાત્માઓના પ્રાણ પુરાય ત્યારે એક વાતાવરણ બને છે અને એ પવિત્રમાં પવિત્ર આધ્યાત્મિક વાતાવરણ બને છે અને બધાના અત્યારે ભાવથી બધા બેઠા છો પણ ત્યાંથી ભાવ દાદાજીને એક એક ભાવ સ્વીકારે છે દાદાજી એમને એમ નથી કહેતા જ્યારે પણ અમે એમને કહીએ કે દાદાજી દરેકને દર્શનનો લાભ તો કે હા અમે લેશું દરેક મહાત્માઓના દર્શન અમે કરવા માંગીએ છીએ આજે એમનું બાળકપણું લઘુત્તમતા ખરેખર આપણનું હૃદય કકડી ઉઠે એમની આંખો આજે જોવા જેવી છે એમની દ્રષ્ટિ આજે જોવા જેવી છે આજે સંપૂર્ણ વિતરાગ થઈને આ જન્મોત્સવ ઉજવે છે નહીં કે બીજી રીતે આ નથી માનસિક નથી શારીરિક કે નથી કોઈ આર્થિક રીતે આ જન્મોત્સવ આ એક વિતરાગતાનો જન્મોત્સવ છે વિતરાગ જે પદ છે જે દાદા ભગવાને ઓળખાણ આપી અને એ ઓળખાણ અત્યારે આપણને અનુભવમાં આવે છે એટલે આ વખતના અક્રમ વિજ્ઞાનનું કવરિંગ પેજ ફક્ત દાદાજીના મુખારવિંદનું છે ભેગા થયા છીએ મુખારવિંદના દર્શન થાય છે દ્રષ્ટિથી શક્તિ માંગવાની છે શાના માટે તો કે અમે અમારી ભૂલો આપની હાજરીમાં બેઠા બેઠા ઓગાળી શકીએ કનુ દાદાજી નિર્ધૂમ જ્ઞાનાગ્નિ પ્રગટાઓ આ સેન્ટેન્સ કવિરાજના મુખેથી આ વાક્ય સરી પડ્યું છે આનો અર્થ આપણે બધાએ સમજવાનો છે નિર્ધૂમ તીર્થંકર ભગવાનનો જન્મ થાય ત્યારે ચૌદ સ્વપ્ન એમની માતાને આવે એમાંનું એક સ્વપ્ન નિર્ધૂમ જ્ઞાનાગ્નિ છે આપણને અગ્નિ રૂપે દેખાય પણ એ નિર્ધૂમ જ્ઞાનાગ્નિ છે અને આપણે બધા જે પ્રાર્થના કહીએ કરીએ છીએ કે અમારી અંદર એ જ્ઞાનાગ્નિ પ્રગટાવો જેથી અમારી અંદર રહેલી અપવિત્રતા દૂર થાય એના માટે દાદાજી આપણી જોડે એકની એક વાત વારંવાર કરી રહ્યા છે તેમ છતાં દાદાજી આપણા સંસારના પણ જવાબ બાળક થઈને આપે છે કોઈના છોકરાનું નામ પાડવાનું હોય તોય પાડે કોકની વિધિ કરવાની હોય તે કરે એમને શું દુખાવો છે નથી જાણતા પણ આપણો દુખાવો એ હાથ પહેરીને દૂર કરે અને એમના દુખાવાની આપણને ખબર નથી કારણ કે દાદાજી મહાત્માઓના પ્રેમ આજે અત્યારે ભેગા થયા એ મહાત્માનો પ્રેમ હૃદયની પ્રાર્થનાથી દાદાજી સંપૂર્ણ આજે ખીલી ઉઠ્યા છે બધાએ જોયું કેવા નાચ્યા કેવા પાલખીમાં ગયા પણ આપણને મહાત્માઓ થોડોક વિનય શીખવાની ખૂબ જરૂર છે દૂરથી પણ દર્શન થાય અને અનુકૂળતા થાય એ આપણી ફરજ છે અત્યારે એક દાદાજીના હસ્તે અને મનરબાને હું વિનંતી કરીશ કે સ્ટેજ પર આવશો દાદાજીનું એક મુખારવિંદ જે જય સચ્યાન સંઘ તરફથી આપણે આજના દિવસે અહીંયા જે મૂક્યું છે એનું અનાવરણ વિધિ આપણે કરશું અક્રમ વિજ્ઞાનમાં જે મુખ્ય દાદાજીના દર્શન કરવા દ્રષ્ટિ હા દાદાજી ચા પી રહ્યા છે બોલો ના ના ના દાદાજી એવું કશું કુદરતે અમને જે બાદશાહી દીધી છે દાદા ચા પી રહ્યા છે આપણે દાદાજીની ચા લેવાની છે ચા નહીં બધા લઈને બેઠા છો ચા હ એ માટે ત્યાં સુધી યોગેશ આનંદજીને હું કહીશ દાદાજી ત્યાં સુધી એક પદ અને ખાસ આ નિમંત્રક પરિવાર ખૂબ મોટો છે પરિવાર ને બોલાવી શકું એમ નથી ને હું પરિવારને વિનંતી પણ કરીશ કે કોઈ આવશો નહીં સ્ટેજ પર આ પરિવારના વડીલ અને આ નિમંત્રકને વાડીભાઈ પરિવાર અમૃત બાપા પરિવાર એમને હું ખાસ અમારી મારી વિનંતી કે આ આખો પરિવાર તમારો છે ફક્ત તમારો પરિવાર નહીં મહાત્માઓ બધા જ તમારા પરિવારના છે અને આ મહાત્માઓને પણ એટલો બધો ઉલ્લાસ છે બધે કંઈક ગુજરાત બહારથી કંઈક લોકો આવેલા છે અલવરથી આવેલા છે દિલ્હીથી આવ્યા છે હૈદરાબાદથી આવ્યા છે એમાં એક દાદાજીની એક વિનંતી આ પરિવાર નિમંત્રક સ્વીકારી છે એમાં ફક્ત નીતિનભાઈ અને ભારતીબેન ન્યૂ જર્સી વાળા જે ન્યૂ જર્સીમાં દાદાજીની સત્તર સપ્ટેમ્બર જન્મોત્સવ ઉજવાયો બર્થડે ઉજવાઈ એમાં જે ફોટાની પ્રભાવના લઈને આવ્યા છે દરેક નાતમાં આ ફોટાની પ્રભાવના લેજો કારણ કે દાદાજીની આજ્ઞા હતી કે આ ફોટો દરેકના ઘરે પહોંચાડજો એમાં નિમંત્રક તરીકે આ પરિવાર છે જ પણ ખાસ અમેરિકાથી આ પરિવાર અમદાવાદના આંગણે ઉજવાય છે આ એમાં અમને ફૂલ નહીં તો ફૂલની પાખડીનો લાભ આપશો એવી સતત મારી જોડે વિનંતી શૈલેષભાઈ વકીલ ખૂબ કરી એમણે મેં પણ આ લોકોને નિમંત્રકને ખૂબ વિનંતી કરી એમણે માન્ય રાખી છે કે ના મહાત્માઓ જે હોય બધા ભેગા જ છીએ એમાં પૈસાનો સવાલ નથી ફૂલ નહીં તો ફૂલની પાકડી કોઈ પણ રીતે અમને લાભ મળે એવી નિમેશભાઈ અમારી ઈચ્છા છે મેં વાત કરી વાડીભાઈ પરિવાર અમૃતભાઈ પરિવાર ધર્મેન્દ્ર અને ભદ્રેશ કોઈ રીતે માનવા તૈયાર નહોતા કે ના અમારામાંથી કોઈ લઈ જાય એ કેમ ચાલે પણ મેં એમને કહ્યું આમાંથી કોઈ કશું તમારું લઈ નથી જતું આ તો તમારામાં વધારે ઉમેરો કરે છે જે તમારે કમાણી કરવી છે એમાં ઉમેરો થાય છે એટલે ખાસ નીતિનભાઈ ભારતીબેન જરૂરથી ઉપર પધારશો હું નિમંત્રક તરફથી ન્યૂજર્સીના મહાત્મા નીતિનભાઈ શૈલેષભાઈ નીતિનભાઈ આવશો ઉપર જરૂરથી પધારજો ખાસ એ પધાર્યા છે એક એક એક સહનિમંત્રક તરીકે આ પરિવાર ખૂબ મોટો છે આમાં કોઈ રીતે સમાય એવું નહોતું કારણ કે એટલા બધા આવી ગયા હતા કે સ્ટેજ પર દાદાજી ક્યાં છે સમજાતું નહોતું એટલે પરિવારને કીધું કારણ કે આમાં શું ભાઈઓ એટલા બહેનો એટલા એના છોકરા એના છોકરા એટલે આ તો શું છે કોઈ તમે ખેતરમાં લઈને ઉજવો ને તો જ ઉજવાય આ મંડપ આટલામાં ના ઉજવાય આજે પાંચ હજાર જણ આજે હાજરી છે અહીંયા એમાં અઢારસો તો ખાલી આ વાડીભાઈ પરિવારના જ લોકો છે એટલે આ તો બહુ એકતા દાદા કનુ દાદાજી આપણને સંઘમાં કે છે એકા મત એકા જત એ અમૃતભાઈ વાડીભાઈના જ્યેષ્ઠ બંધુ એમના એ પરિવાર વિષ્ણુભાઈ વાડીભાઈ વિનુભાઈ ચંદુભાઈ એમની એકતા છે એટલું નહીં એમના છોકરા એમના વહુઓ બધાની એટલી બધી એકતા અને સંપ છે કે બધા જોડે ઉજવે છે નીતિનભાઈ આવશો આવો ઉભારથી બનાવો અને ખાસ મારે આના માટે વિનંતી થઈ અને બધા સ્વીકારી એમ થોડું થોડું બસ બસ એમ આગળ બસ બસ એમ પાલના ચરણોમાં બસ બસ કરેક્ટ આ નિમિત્તે સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આપણે પૂજન થોડીક વારમાં કરશું દાદાજીનું પૂજન થોડીક વાર પછી થશે આ તો ખાસ દાદાજી એક દાદાજી એક વિનંતી એક આ મોટો ફોટો છે ચિત્રપટ એનું અનાવરણ કર્યા પછી વાડીભાઈ પરિવાર તરફથી ભદ્રેશભાઈને એક બે મિનિટ બોલવું છે આ સંગ માટે અને પછી શૈલેષભાઈને બધા છે એ બધા આપણે પૂજન પછી જોડે કરીએ છીએ એક દાદાજી પહેલા આપણે ચિત્રપટનું અનાવરણ આપ અને મનરબા મનરબા જરૂર ત્યાં બીજા બધા મહાત્માઓ બેસી રહેજો જેથી ચિત્રપટ બધાને દેખાય तुम माइक सिस्टम तो से बोलते कई દદાતુ ફક્ત આંખો ટીપી જાવા આ જે કંઈ પણ આપણને આ દર્શિતની કૃપા પ્રસાદી છે તેનાથી આપણને આ જે દ્રશ્ય જોવા મળે છે તેમાં અમે છીએ જ નહીં પરંતુ આપણે બધે જ આપણે બધામાં જે સ્વરૂપે છીએ એ સ્વરૂપે અમે છીએ અને આ સ્વરૂપ બીજું કોઈ સ્વરૂપ નથી કે દાદા ભગવાનનું આ કાળને વિશે આખા કાળચક્રનું અને ખાસ કરીને અવસર અવસરપણીને કારનું એ ચોવીસ તીર્થંકર ભગવંતોનું ભેળું સ્વરૂપ છે આપણા બધામાં જ આ બધામાં જ એ આજે પ્રવર્તી રહેલું છે અને આ એ આપના બધાના સ્વરૂપને દાદા ભગવાનની અસીમ કૃપાથી આ અર્પણ થાય છે જય સચ્ચિદાન જય સચ્ચિદાન સચ્ચિદાન મહાત્માઓ પ્રસિદ્ધ તમને બે કાગળ આપવાના પછી પછી પાછળ પાછળ Foto. Foto abi yeter mi? Tamam. Ada. જય સચ્ચિદાનંદ તો ત્યાં એમની જોડે બેસવાનું ખાસ જય સચ્ચિદાનંદ ખાસ સારી જગ્યા મહાત્માઓ ખાસ આ એક વિનંતી બધાને ઓલું છે દાદાજીનો આજના દિવસે દ્રષ્ટિથી અત્યારે દર્શન ઝીલ્યા કરજો મને તો નથી પડતું નિમેશાનંદજી હા બાળકનું કે બાળકનું દાદાજી <laughs> વર્ષ દોઢ વર્ષના હશે બે વર્ષના દોઢ વર્ષ અહીંયા હોય વચમાં બધા ખુશ થઈ ગયા ને કાનુડો દેખાય છે ને રમાડવા છે આપવું આ બીજું કોઈ નથી દાદાજીનો બાળપણનો ફોટો છે આ આ કોઈને માન્યમાં આવે એવું નથી આ દાદાજીનો બાળપણનો ફોટો મનરબા સૌથી વધારે ખુશ થયા શું વાત કરો મેં તો જોયા જ નહોતા આવા બતાવજો જરા Ha <laughs> जरूर जरूर अलवर आके मैं जरूर दे दूंगा अभी मेरे पास रखता हूँ मुझे खाने की जरूरत है हाँ। <laughs> क्या मुख्य तो दादाजी खास મારી અમારી સૌની ભાવના છે કે દાદાજી ફક્ત આશીર્વચન આજે આપશે ત્યાં સુધી દાદાજી થોડુંક એમને પણ એમનું સ્વાસ્થ્ય સચવાય આપણને દરેકને અત્યારે દ્રષ્ટિથી લાભ મળી રહ્યો છે આ દ્રષ્ટિનો આજે પૂરેપૂરો લાભ લેવાય અને કેટલી બધી ભૂલો આખા દિવસમાં થતી હોય તો એ ભૂલ અત્યારે આ એક મોટો અવસર કે ભૂલોથી ચોખ્ખા થવા માટે દાદાજી આપણી પર કૃપા વરસાવી રહ્યા છે એક વાડીભાઈ પરિવાર તરફથી એક ભદ્રેશભાઈને ભદ્રેશ પટેલ એને એક પાંચ મિનિટનો સમય જોઈએ છે દાદાજી પાંચ મિનિટ માટે જરૂર જરૂર વાડીભાઈના ચિરંજીવ ભદ્રેશ જય સચ્ચિદાનંદ જય સચિદાનંદ વર્તમાન પ્રગટ જ્ઞાની પુરુષ દેહધારી પરમાત્મા પ્રત્યક્ષ ભગવાન શ્રી કનુ દાદાજીનો એક્યાસીમો જન્મ મહોત્સવ ઉજવવા માટેના નિમિત્ત બનવાનું અહોભાગ્ય અમને ખુદ પ્રગટ પરમાત્મા શ્રી કનુ દાદાજીએ આપ્યું તે આખા પરિવાર માટે અમૂલ્ય લોટરી લાગ્યા બરોબર છે આ જન્મ મહોત્સવમાં અમારો પરિવાર નિમંત્રક માત્ર વ્યવહારથી છે અને તે વ્યવસ્થાના ભાગરૂપે છે પરંતુ ખરા અર્થમાં ભગવાનનો જન્મદિવસ ઉજવવા માટે કોઈ નિમંત્રકની જરૂર હોતી નથી કારણ કે એ તો ભાવથી જ ઉજવી શકાય છે અને અહીં હાજર દરેક મહાત્મા પોતાના ભાવથી દેહધારી પરમાત્માનો જન્મ મહોત્સવ સ્વતંત્ર રીતે ઉજવી રહ્યો છે માટે અહીં હાજર દરેક વ્યક્તિ ખુદ જ નિમંત્રક છે તેમ છતાં પણ અમારા સમગ્ર પરિવારના વ્યવહારિક રીતે વ્યવસ્થાના ભાગમાં કોઈ પણ પ્રકારની કચાશ રહી ગઈ હોય અને કોઈ પણ મહાત્માને આ અવસર દરમિયાન સહેજ પણ અગવડ પડી હોય અને અમારા મન વચન કાયાના વ્યવહારથી કોઈને પણ કિંચિત માત્ર પણ દુઃખ પહોંચ્યું હોય તો અમારા સમગ્ર પરિવાર વતી આપ સર્વેની ખરા દિલથી માફી માંગુ છું અમને માફ કરી દેજો આ સમગ્ર પ્રસંગ દરમિયાન તમને જે જે વસ્તુ કે વ્યવસ્થા સારી લાગી હશે તે દરેક વસ્તુ કે વ્યવસ્થા આપણા પૂજનીય આપતપુત્રોએ કરેલ છે અને જ્યાં જ્યાં કચાશ દેખાશે ત્યાં સમજી લેવાનું કે અમે અમારો ડખો કે દખલ કરી હશે અહીંની તમામ વ્યવસ્થા શ્રી નિમેશાનંદજીના નેજા હેઠળ થઈ છે અને સાથે સાથે શ્રી જયમેશાનંદજી મહેન્દ્રાનંદજી યોગેશાનંદજી અને બિહારી આનંદજીએ અમને માર્ગદર્શન પૂરું પાડેલ છે આપણા સકળ સંઘપતિ શ્રી જીએસા સાહેબ અને અમદાવાદના સંઘપતિ શ્રી ઉત્તમભાઈએ પણ એમની સેવાનો લાભ આપેલ છે આપણા વડીલ મહાત્મા શ્રી સામળ કાકાએ પણ ખૂબ જ સમય અને સેવાનો લાભ આપેલ છે સાથે સાથે અમદાવાદના દરેક મહાત્મા અને અમદાવાદ યુથના દરેક યંગસ્ટર્સે ખૂબ સાથ સહકાર અને સેવા આપેલી છે અમારા દરેક સગા સંબંધી અને અમારા પરિવારના દરેક સભ્યએ ખરા દિલથી કામ કર્યું છે અહીં જેટલા પણ સૂત્રો લાગેલા છે તે ફોટા અને આ સંકુલમાં જેટલો પણ શણગાર દેખાય છે તે બધું જ યોગેશાનંદજી અને મહેન્દ્રાનંદજીએ કરેલું છે અને એમાં શ્રી જૈમેશાનંદજી અને નિમેશાનંદજીએ માર્ગદર્શન પૂરું પાડેલ છે અને એમાં અમારા સંબંધી શ્રી પરેશભાઈએ ખૂબ સેવા આપેલ છે અને અમારી કંપનીના સ્ટાફના દરેક સભ્યએ આ માટે ખૂબ સારું કામ કરેલ છે હું પરમ પૂજ્ય શ્રી કનુદાદાજી અને દરેક આપતપુત્રો પાસે આશીર્વાદ માંગુ છું કે અમને આવા અવસર ઉજવવાના નિમિત્ત બનવાની ફરી ફરીને તક આપે અને તે ઉજવવા માટે શક્તિ આપે અને આમ જ મોક્ષ જવા માટે જેમ બને તેમ સતત દાદાની પાંચ આજ્ઞાને કેન્દ્રમાં રાખીને જીવનના દરેક વ્યવહાર કરવાની શક્તિ આશીર્વાદ અને સમજ આપે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આ તો એક વ્યવહાર છે બાકી હૃદય અમારું પણ દાદાજીને સમર્પણ છે એ સમર્પણના આધારે જ બધું કુદરતી રીતે ગોઠવાઈ જાય છે મહાત્માનો પ્રસંગ એ આપણો છે પણ આ જન્મોત્સવ એમાં હાજરી એમની એમની દાદાજીના દર્શનની આપણને જે લાભ અને જે દર્શન કરવા મળે છે ખરેખર એ દર્શન માટે જ આપણે ઝંખી રહ્યા છીએ એમાં આજના દિવસના દર્શન ખરેખર આપણે ચાહે તે કરી શકીએ એ આ જ્ઞાની આજના દિવસમાં એક આ જન્મોત્સવમાં દિવસે ખરેખર દાદાજીની પોતાની અંતર વિતરાગતાના દર્શન અદ્ભુત હોય છે આશ્ચર્યકારી હોય છે કારણ કે પકડાવવું સહેલું નથી અને પકડાયા પછી છૂટે એવું નથી આ હું ખાસ શૈલેષભાઈ વકીલ અથવા નીતિનભાઈ એમને આ ખાસ એ આ પ્રસંગ માટે આવ્યા છે પાછા અઠવાડિયામાં પાછા જઈ રહ્યા છે આ વખતે અમેરિકામાં ખૂબ પ્રસંગ થયા એટલે મેં શૈલેષભાઈ વિદ્યાબેનને પૂછ્યું ખરા કે પાછા આવો છો ને તો કે હવે બહુ રજા પૂરી થઈ ગઈ કે કારણ કે અમેરિકામાં બધી બહુ રજા વાપરી અને ઇન્ડિયામાં શૈલેષભાઈ તો શું છે એક થેલો લઈને આવી જાય બગલ થેલો પણ આખું કુટુંબ અહીંયા આવ્યું અને ખરેખર એમને એક આ લાભ મળ્યો વાડીભાઈ પરિવારના નિમિત્તે એમને આ અમદાવાદના આંગણે કારણ કે એ લોકો અમદાવાદના છે અને અમદાવાદના આંગણે દાદાજીનો લાભ મળ્યો એ લોકોએ પણ ન્યૂ જર્સીમાં સત્તર તારીખની જગ્યાએ છ તારીખે દાદાજીને જોઈને એ રીતે એમણે પણ ઉજવ્યું પણ ઇન્ડિયામાં આવે ત્યારે ખરેખરો જન્મોત્સવ જોવા મળે કારણ કે મહાત્માઓ બધા અહીંયા સહજ થઈને રહેતા હોય જ્યાં પંખો હોય ત્યાં ગીર્દી વધારે હોય એવું આ લોકોને સમજાય નહીં આ લોકો બધું આ તો મહાત્માઓ છે બધા હું શૈલેષભાઈને ખાસ આપીશ શૈલેષભાઈ નીતિનભાઈ બોલશે જય સચિદાનંદ મહાત્માઓ ખાસ કરીને પહેલા તો પરમ પૂજ્ય કનુદાદાજીને નમસ્કાર પૂજનીય સર્વે આપતપુત્રોને અમારા નમસ્કાર અને વાડીભાઈ કુટુંબને ખાસ અમારા નમસ્કાર કે ભદ્રેશ ધર્મેન્દ્રને બેને ખાસ કે અમને આ પ્રસંગ ઉજવવાનો જરા લાભ આપ્યો અને ખાસ કરીને મારી ભાવના હતી કે અમે તો બે હજાર પાંચની સાલમાં સુરેશભાઈ અમને લાભ આપેલો પણ નીતિનભાઈ ને ભારતીબેનને આ લાભ નતો મળ્યો એટલા માટે ખાસ આ પ્રાયોજન કર્યું હતું અને નિમેશાનંદજી આપની પણ માફી માંગી લેવું કે વારંવાર મેં તમને આ માટે હેરાન કર્યા ચાલુ જ રહેશે આપણે માફી માંગવાનું સામ સામે આ વખતે આપતો પુત્રોનો અમને ઘણો લાભ મળ્યો ત્યાં આગળ અને વ્યવસ્થા જોઈને નિમેશાનંદજી મને કાયમ કે અમે એમ કીધું કે દાદાજી અહીંયા રોકાવાના છે તમે રોકાઈ જાઓ તો કે ના ના મારે ત્યાં બધી વ્યવસ્થા કરવા જવાનું છે પણ ઓગણીસ તારીખે અહીંયા આવ્યા અને આ બધું જોતા એમ લાગે છે કે ખરેખર ભવ્ય રીતે અને નિમિત્તો જ છે પણ એ છતાંય વાડીભાઈ પરિવારનો ભાવ આજે દેખાઈ રહ્યો છે વાડીભાઈ ના પરિવારો તો તાળી પાડો યાર બીજા ના પાડો તો કઈ નહીં એક જ એક જ કવિરાજના પદની લાઈન હું ગઈશ જે બધા મહાત્માઓને સુલભ જ છે दुनिया के आंगन में आए परमात्मा साक्षात रे सच्ची आजादी भीतर की सबको देते आप रे दुनिया के आंगन में आए परमात्मा साक्षात रे सच्ची आजादी भीतर की सबको देते आप रे सबको देते आप सबको देते आप كنا सबको देते आप सबको देते सबको देते आरम संगम सुकुन मरम संगम सुकुन शहीदी का सफल हो गुन शहीदी का सफल हो सभी मिल દાદાજી એક પદ ગાયને શરૂઆત કરીએ પદ લઈએ છીએ કયું કયું વાતો હા હા પછી પેલું પુષ્પાબેનનું લેવાનું છે પુષ્પાબેન પેલું આવ્યું છે તે લો પ્રગટ પેલું લો પ્રગટ પેલું બોલ્યા છે ચાલશે જય સચિદાન જય સચિદાન જય સચિદાન કનતા નિર્દુમ જ્ઞાનાદી પ્રગટાવું કનતા નિર્દુમ જ્ઞાનાદી પ્રગટાવું કનતા થઈ ગયા છે આપણે શું અત્યારે પેલું કરવું છે એ કરવું છે વેબસાઇટનું વિશાલભાઈ વિશાલભાઈ કેટલો ટાઈમ છે વાર લાગશે આ લાગશે તો ભલે અહીંયાનું ધનુષ સ્ટેશન થશે દાદાજી એક દીપક આનંદજી પાસે એક સત્સંગ છે દીપક આનંદજી હા ઓસ્ટ્રેલિયાથી ફોન આવે છે મહાત્માઓ આપતા પુત્ર સાહેબો એમને આપણે ઓસ્ટ્રેલિયાથી છે ઓસ્ટ્રેલિયાથી છે વડીલ દરેક મહાત્માઓ જરાક શાંતિ સચિદાનંદ જય સચિદાનંદ ખૂબ આશીર્વાદ છે આ ચંદુભાઈ આપણા વડોદરાના મહાત્મા એમનો દીકરો જિજ્ઞેશ જિજ્ઞેશ અને કાજલ એમનો ફોન છે ઓસ્ટ્રેલિયાથી અને ત્યાં કીર્તન ભક્તિ ચાલી રહી છે એના માટે આપણા મહાત્માઓના આશીર્વાદ માંગે છે બધા આપો જય સચ્ચિદાન અને આપતા પુત્રો આપે છે બોલો આપતા પુત્રો જય સચ્ચિદાન વડીલો જય સચ્ચિદાનંદ અમારા ખૂબ ખૂબ આશીર્વાદ છે જય સચ્ચિદાનંદ અત્યારે આપણી કઈ વેબસાઇટ કે છે અને વેબસાઇટ કઈ કે છે આ વેબસાઇટ જે છે યુસી કઈ વેબસાઇટ છે વિજ્ઞાન ડોટ ઓઆરજી જેએસએસ વિતરાગ વિજ્ઞાન અત્યારે ઉદઘાટન થાય છે જિજ્ઞેશ નોટ કરી લે JSS JSS વિતરાગ વિજ્ઞાન વિતરાગ વિજ્ઞાન ડોટ ઓઆરજી ડોટ ઓઆરજી હા બસ બધાને ક્યાં જેવા આપણા અમર સૂઝ અને બધા બધાને હા હા હા હા જય સચિદાન શું ભાવેશ ભાવેશને છે ને ત્યાં ભાવેશને આ ઈમેલ મોકલજો તો જરૂર અને મારા આશીર્વાદ છે ખૂબ અરે खूब खूब આશીર્વાદ है આપકે आपके હૈ જરૂર જરૂર ઓર હા हाँ, हाँ। ये तो निमित्त है आज का दिवस लेकिन आप आपका सत्संग कीर्तन भक्ति स्वरूप कीर्तन भक्ति स्वस्वरूप कीर्तन भक्ति और मेरे परमात्म सत साधन है वो सभी का आप सत्संग करते रहिए और जिन्हें जिन्हें उनकी इच्छा है जो इनका भाव होता है वो सब साथ में मिलाइए और करते ही रहिए उसके लिए खूब खूब आशीर्वाद है हाँ जय सचिदान जय सचिदान अमर सुख को हमें याद देना और वो जो डॉक्टर के वहां गए थे ब्रम्बट ब्रम्बट डॉक्टर ब्रम्बट और दूसरे डेंटिस्ट डॉक्टर थे और जहां जहां गए थे सबको हमारा आशीर्वाद बोलना हाँ? हाँ, खुद खुद पुष्पाबेन तुम्हारे अभी इस समय मेरे ख्याल से आपका पुत्र दीपकानंद जी उस उनकी व्यवस्था हो रही है और आपको जो समय अनुकूल होगा इसी डॉक्टर शैलेशानंद जी करेंगे व्यवस्था आशीर्वाद है जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद बस હવે થઈ દાદાજી એક આ જરીક સેટ થાય ત્યાં સુધી પુષ્પાબેનને એક જરૂર લઈ લો પુષ્પાબેનનું બહુ સુંદર પદ છે આજે અને દાદાજી એના પછી સંગપતિ હરીશભાઈ બરોડાના જરૂર એમને બે ત્રણ મિનિટ જોઈએ છે એટલે હરીશભાઈ પટેલ બરોડા આ પદ પૂરું થાય પછી હરીશભાઈ આવી જજો પગ નથી થાય પુષ્પાબેન બોલવું છે આવો પુષ્પાબેન પધારો यहाँ घर आना से मतलब बैठे थे बस सुंदर आओ से पीछे यहीं बैठ जाओ खूब सुंदर बाहर आप जो छोड़ो अहिया आओ तर कोई बेस्ता तमने को दी तो पद्मो पद्मो क्या आप पद्मो कागर एम नो માર્ક્સ આપે છે હમણાં રાખો બેન હા બધાને જ આપવાના આપણે બધાને આજે કોઈ બાકી નહીં રહે હા મળ્યો હલો લો અહીંયા આ બધા એમની રીતે આવે છે તો બહેનોમાં કે ભાઈઓમાં થોડા ધ્યાન રાખ્યા બચ્ચા આવે નહીં બધા જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ દાદાજીના સર્વમંગલ સંસ્થાનના આંગણમાં ઉજવાઈ રહેલા જન્મોત્સવ નિમિત્તે થોડુંક લખાઈ ગયું છે એ હું હમણાં બોલી જઈશ લખ ચોર્યાસી ની ભૂલ ભૂલામણીમાં લખ ચોર્યાસી ની ભૂલ ભૂલામણીમાં પુનરાવર્તન કે પરિવર્તન પાપ છાંડે પુણ્ય માંડે પાપ છાંડે પુણ્ય માંડે તોય પરિણામ જગ સંવર્ધન ગમે તે અવતારમાં ગમે તેટલું પુણ્ય કરીએ તો સોનાની બેડી આવે પાપ કરીએ તો લોખંડની બેડી આવે પણ મોક્ષ થાય નહીં દેહની અવસ્થાઓ દેહના કપડા બદલાતા રહે અને લખ ચોર્યાસી ચાલતી જ રહે સંસારમાં સંસાર ભાવનું આરાધન પારસ ભાવેશ ભાવેશ જય સચ્ચિદાનંદ દાદા ભગવાન કે છે આજ્ઞા પાળું તો તું દાદાનો અહીં બધા મહાત્મા એવું જ કે છે આપતા પુત્ર એ જ કે છે હે બરોબર છે કરેક્ટ છે કરેક્ટ છે કેટલા ટકા કરેક્ટ છે હંડ્રેડ પર્સન્ટ સારું ચાલો અરે થાઉઝન્ડ પર્સન્ટ એક વન થાઉઝન્ડ એન્ડ એટ આમાં ભાવેશભાઈને બધા સચ્ચિદાનંદ કહો જય સચ્ચિદાનંદ આપતા પુત્રો આપના આશીર્વાદ ભરસાવો જય સચ્ચિદાનંદ વડીલો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ ચાલો ખૂબ આશીર્વાદ હા બસ બંને ના અમારા અને સંજીવ સંજીવ ત્યાં છે એ તો નીકળી ગયો જય સચ્ચિદાનંદ ચાલો હા જરૂર જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ થોડો કોને ફોન નતો આપી દો સંસારમાં સંસાર ભાવનું આરાધન પછી છે સંસારમાં સંસાર ભાવનું આરાધન નથી ત્યાં ભગવાનને વાંધો ધર્મમાં સંસાર ભાવ સહિતનું ધર્મ આરાધન ધર્મમાં સંસાર ભાવ સહિતનું ધર્મ આરાધન ત્યાં જ રહ્યું છે બ્રહ્મભ્રમણનું ગુપ્ત કારણ દાદાજી કે છે કે જે ધર્મમાં વેપાર ન હોવો ઘટે તે આ વાત આવે છે અજ્ઞાન મૂળે ભૂલોની વણથંભી શૃંખલા અજ્ઞાન મૂળે ભૂલોની વણથંભી શૃંખલા સ્વરૂપ વિમુખે જગત વળગણા દાદા મળતા જગ સાંધો તૂટતા દાદા મળતા જગ સાંધો તૂટતા ખોટ્યું અનંત અવતારની પુરાણી ખોટ્યું અનંત અવતારની પુરાણી કયા પુણ્ય યોગે મળ્યા આ દાદા કયા પુણ્ય યોગે મળ્યા આ દાદા માંડી ના શકાય કાંઈ હિસાબ ઘણીવાર સાંભળ્યું કે કોઈ કહેવાય ક્ષણ માટે પણ કોઈ એવો પુણ્યનો ઉદય થયો અને જ્ઞાની પુરુષની ઈચ્છા જાગી જ્ઞાની પુરુષની ખેવના થઈ અને આ દાદા મળી ગયા પણ આપણા પોતાના કર્મોનો હિસાબ જે જોઈએ ત્યારે એમ લાગે કે એવી કોઈ પુણ્ય આપણે તો લાયા નથી કયા પુણ્ય યોગે મળ્યા દાદા માંડીના શકે શકાય કાંઈ હિસાબ વિગતમાં કહું એટલું જ કે અંચમ પંચમ આરાના રિજેક્ટેડ માલમાં દાદે બરકત નાખી છે વિગતમાં કહું એટલું જ કે પંચમ આરાના રિજેક્ટેડ માલમાં આ દાદે બરકત નાખી છે દાદા આવ્યા અમારી પાસે તમે આપણે કોઈ દાદાને ગોતવા ગયા નહોતા ન તો આપણી પાસે કોઈ મોક્ષની ઈચ્છા હતી દાદા આવ્યા અમારી પાસે તમે એ જ આ કાળે નવાઈ મોટી છે દાદા આવ્યા અમારી પાસે તમે એ જ આ કાળે નવાઈ મોટી છે નહીં તો નદી જતી નથી કદી નાના નાના ઝરણા સુધી નહીં તો નદી જતી નથી કદી નાના નાના ઝરણા સુધી આ કરુણા સાગરની કરુણા છે કે દાદા સામે આવીને આપણને આવીને ઉંચકી લીધા છે દાદા ભગવાનનો આ જન્મોત્સવ એ ખરેખર તો આપણા સૌની અંદર બિરાજેલા દાદા ભગવાનનો જન્મોત્સવ છે એટલે જ કહ્યું કે ખુદથી ખુદના ખુદાની આ ભવ્ય ઉજવણી ખુદથી ખુદના ખુદાની આ ભવ્ય ઉજવણી દેવલોક સહાયક મહેકે સ્વરૂપ કરણી દેવલોક સહાયક મહેકે સ્વરૂપ કરણી અહીંયા આપણને નરી આંખે દેખાય કે ન દેખાય પણ તેત્રીસ કોટી દેવી દેવતાઓ જ્ઞાની પુરુષના જન્મોત્સવમાં હાજર હોય છે અને તેમની આ કૃપાથી તેમના બધા સહાયક બળોથી જ આવા ભવ્ય મહોત્સવ ઉજવી શકાય છે ખુદથી ખુદના ખુદાની આ ભવ્ય ઉજવણી દેવલોક સહાયક મહેકે સ્વરૂપ કરણી युगो युगो सुधी ब्रह्मांडे उजवाशे आ सालगिरी युगो युगो सुधी ब्रह्मांडे उजवाशे आ सालगिरी स्वर्णाक्षरे लखाशे इतिहासे अपवाद आ यादगिरी स्वर्णाक्षरे लखाशे इतिहासे अपवाद आ यादगिरी છેલ્લે આપણા સૌ મહાત્માઓ વતી હું દાદાને પ્રાર્થના કરું છું આજ અમ શીશ નમાવી માગીએ દાદા લઘુત્તમ રૂપે આજ અમ શીશ નમાવી માગીએ દાદા લઘુત્તમ રૂપે આપ ખોળે અમ સૌનું કરજો જતન નિત્ય સ્વરૂપે આપ ખોળે અમ સૌનું કરજો જતન નિત્ય સ્વરૂપે જય સચ્ચિદાનંદ સક્રિય મુદ્દામ સુધીરભાઈ ના સુધી આ એક દરેક જણ અમુક આ મહાત્માઓની જે હૃદયની જે આ લખાઈ જાય છે સાંભળવા જેવું હોય છે અગ્રવાલ એમ એટલું બધું આપણા હૃદય સ્પર્શી હોય કે આજના દિવસે ઘણી બધી વાત આપણી હૃદયની કોક વાર જ કાગળમાં લખાઈ શકે છે સારા મિત્ર છે ખૂબ સરસ પુષ્પાબેને પોતાની અંદરની પોતાની હૃદયની વાત એમણે કાગળમાં લખી અને કહી છે જે દાદાજીને અને આપણને સૌ મહાત્માને દાદાજી આ જ સંદેશો આપે છે કે અમારી પાસે આવું માંગો માંગી માંગીને એવું ના માંગો કે ફરી ફરી પાછા માંગનારા જ રહીએ એવું માંગીએ કે ફરી ક્યારેય આપણે માંગવું ના પડે જે આવ્યું તે કરેક્ટ એમ કરીને આગળ ચલાય આ સમસ્ત એક બીજી એક દરેકને જરીક આ વેબસાઇટ તૈયાર થાય ત્યાં સુધી આ નિમંત્રક આજના વાડીભાઈ પરિવાર દાદાજીએ ખૂબ કરુણાથી સામે ચાલીને કહ્યું કે તમે આ અમદાવાદમાં ઉજવો આ એક એમનું પોતાનું એક જબરજસ્ત પુણ્ય બળ કામ કરી ગયું અને દાદાજીની કરુણા આ જ પ્રસંગ નિમિત્તે આજની આ વિતરાકતાના સતત દર્શન કરો અને પોતાની અંદર રહેલી ભૂલોને ચોખ્ખું થાય એ નિમિત્તે આજે બરોડા બરોડા હેલો અવિરાત બપોરા તમે પૂરું કરજો બરોડાના સંતપતિ હરીશભાઈને પાંચ મિનિટ એમને વાત કરવી છે એમનો અનુભવ કેવો છે આપણે કવિરાજનો ફોન લઈને જરા વાત કરાવી દઉં લાવ જોડો કવિરાજ લાવ જોડી આપો જલ્દી આપો ઉપર હા બસ એક મિનિટ અરે કવિરાજ જય સચ્ચિદાનંદ અરે હેલો આપણે તો દાદા ભગવાન જેનું કોઈ નથી જેનું કોઈ નથી કહો છો ને આપ તેના દાદા ભગવાન છે આ પુત્રો આપણને સચ્ચિદાનંદ કરે છે જય સચ્ચિદાનંદ વડીલો આપ જય સચ્ચિદાનંદ કરો જય સચ્ચિદાનંદ મહાત્માઓ સચ્ચિદાનંદ કરો આપતા કવિરાજ સચ્ચિદાનંદ કવિરાજ જય સચ્ચિદાનંદ હા દાદા ભગવાનના સિંહ જય જયકારો અહીંયા પાંચ હજાર મહાત્માઓના અહીંયા આગળ સિંહ જય જયકારો આપે બધાને ચાલુ કરાવ્યા છે અને અદભુત કામ થયું છે આ અદભુત પરમ કેવા પરમ નિમિત્ત બની ગયા છે બહુ સુંદર છે હા બોલો <laughs> જય સચિન જય સચિન ખૂબ લો યોગેશ આનંદજીને આપવું કરો એક મિનિટ કરી દો એને હરીશભાઈ દાદાજી હરીશભાઈ હવે બોલો હરીશ જય વડોદરાના સંઘપતિ હરીશભાઈ આપણને જરાક જય સચ્ચિદાનંદ હવે આજે તો હું કોઈ પણ મહાત્માને પૂછીશ શું ભાવના છે તો દરેકની એક જ ભાવના હશે કે પોતાનું પોતાનું આયુષ્ય કર્મ પણ દાદાજીને હોજો વાત સાચી સાચી બરોબર છે હવે ભાવના તો છે ભાવના છે તો આપણે આપણા પોતા માટે આવનાર ભાવિ પેઢી માટે દાદાજીને સાચવવા છે કે નથી સાચવવા દાદાજી પોતે મૂળ સ્વરૂપે તો સચવાઈ જ રહેલા છે પણ સવાલ છે એમના દેવ મંદિરનો તો આપણી સંપૂર્ણ જવાબદારી થાય છે કે નહીં તો હવે દરેકની ભાવનાના આધારે સંઘ વતી દાદાજીનું દેવ મંદિર સચવાય અમુક વ્યવસ્થાનો પાઠ સચવાય એ ધોરણે અમુક જે વ્યવસ્થા કરવામાં આવી છે એમાં દરેકે દરેક વડીલ મહાત્માઓ આપસપુત્રો અને સર્વે મહાત્માઓનો હું ખાસ સાથ સહકાર માંગુ છું એ વ્યવસ્થામાં તો પાઠમાં એટલું જ છે કે જે સેન્ટ્રલાઇઝ આપણા પ્રોગ્રામ છે ત્યાં દાદાજી જ્યાં જ્યાં ઉજવાતો છે ત્યાં જશે જ બાકીનો વધારેમાં વધારે સમય દાદાજી વડોદરા ખાતે કેલનપુરી ખાતે અથવા સુદન એપાર્ટમેન્ટમાં એમનો દિવ્યાતિ દિવ્ય સત્સંગ સાનિધ્ય અને દર્શનનો લાભ આપશે તો મારી સૌ મહાત્માઓને વિનંતી છે કે જે જે પ્રોગ્રામ સંગવતી દાદાજીના દેવ મંદિરને અનુકૂળ રહીને જે ગોઠવવામાં આવે છે એમાં ખાસ તમારું કોઓપરેશન હોજો અને જે મહાત્માઓને પોતાની કંઈ પણ ભાવના કે ઈચ્છા હોય જે સેન્ટરમાં હોય એ સેન્ટરના સંઘપતિને જણાવી દે એ સંઘપતિ દીપક આનંદજી કે અમને કોન્ટેક્ટ કરીને દરેકની ભાવના સચવાય એ પ્રમાણે અમે પ્રેક્ટિકલ આયોજન કરશું આજના દિવસે ખાસ દરેકે દરેકને એટલી જ વિનંતી કે જે જે દાદાજીના પ્રોગ્રામ જ્યાં જ્યાં ગોઠવાય છે એ જ જગ્યાએ એ જ રીતે દાદાના દર્શનનો અને સત્સંગનો લાભ લઈએ તો આપણે આ બધા જ આજે ઉત્કૃષ્ટ દિવસે આપણે દાદાજીને પ્રોમિસ આપીએ છીએ બરોબર ચોક્કસ સૌથી મોટેથી જય સચ્ચિદાનંદ બસ આટલું જ મારું કહેવાની વિનંતી હતી અને ઉભો થયો છું અને બધાનો જ આપતો પુત્રો વડીલોનો સાથ સકારવા માંગુ છું બીજું નિમિષભાઈએ તો બહુ સુંદર સવારથી શરૂઆત કરી છે અને મારી પાછી બે ત્રણ મિનિટની એ જ ભાવના છે કે આજે આટલા સંખ્યામાં જે આપણે ધારી પણ નથી કે લપકામણ આટલા આવશે અને નિમંત્રકો મહાત્માઓ અને દાદાની અસીમ કૃપાથી આટલા બધા મહાત્માઓ અને મુમુક્ષો આવ્યા છે તો હું દાદાજીને વિનંતી કરીશ મહાત્માઓ સાંભળી લેજો બે મિનિટ બધા જ પોતાની જગાએ બેસીને જ્યારથી કનુ દાદાજીને પહેલી વખત જોયા છે આ તારીખ સુધી પોતાના મન વચન કાયાથી અંતસ્કરણ લેવલે અંતરવાચ્યથી જે કંઈ પણ ભૂલો થયું હોય એ દાદાજી પોતાની જગ્યાએ જ બેસશે આપણે કેવળ ભાવના કરીશું અને આજે આપણે એમાંથી મુક્ત થઈને દાદાની જે દશા છે એ દશા પહોંચવાની દરેકની ઉત્કૃષ્ટ ભાવના છે અને આજે આપણે દાદાને પ્રાર્થના કરીએ કે અમને બધાને જ એવી કૃપા કરો વરસાવો કે તમારી જેવો આજ્ઞા ધર્મ અમારામાં પણ પરિણામ પામે તો બે મિનિટ બધા જ પોતાની જગ્યાએ બેસીને સુંદર ભાવના કરે પ્રતિક્રમણ કરે દાદાજી અહીંયાથી પોતાની જબરજસ્ત જ્ઞાનાગ્નિથી આપણી જે પણ ભૂલો હશે આપણને માફી બક્ષશે આજે મારો તો એક એટલો સાદો અનુભવ છે બીજું કશું ખબર નથી કે દાદા ભગવાનને બહુ સ્થૂળ વાત કહું છું ચંદ્રકાંતભાઈ સાહેબને કે કનુ દાદાજીને ત્રણ માર્ક આપ્યા આપણે બધા ફેલમાં હતા કે નહીં હવે એ ત્રણ માર્કમાંથી એ સો માર્કે પહોંચે છે તો કેવી રીતના પહોંચ્યા હશે એ જ એમની દશાનો અને આજ્ઞાધર્મનો આપણે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લાભ લઈએ વ્યવહારથી બને એટલા એમને મુક્ત રાખીએ એવી ખાસ મારી દરેક મહાત્માઓને વિનંતી જય સચ્ચિદાનંદ બે મિનિટ આપણે પોતાની જગ્યાએ જ બેસીને દાદાજીનું આપણે પ્રતિક્રમણ કરશું દાદાજી પછી હું જય સચ્ચિદાનંદ બોલું એટલે સમાપ્ત કરશું જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ અત્યારે આપણે સમય આપણો ખૂબ કિંમતી છે દાદાજીના એક થોડોક સત્સંગ દાદાજી ચાલુ રાખો ભાવિન સ્વામી જય સચ્ચિદાનંદ આપણા સંત પુરુષ મહાત્મા એસ એમ પટેલે આપણને ત્રણ આ સત્યાવીસ બી શ્રીમતી સૂત્રો આપ્યા છે તે ખાલી વાંચી જઉં છું હવે એમાં બહુ સત્સંગ કરવાની જરૂર નથી પણ ખાલી વાંચીએ ખ્યાલ આવી જશે આપને હું બોલું પછી બોલજો બધા એટલે ઓટોમેટિક ખ્યાલ આવશે અને આપણું બોલેલું આપણે સાંભળી અને ઉપયોગ પૂરો કરો એમાં બહુ સારું રહેશે સૂત્ર નંબર એકસો છે વર્લ્ડમાં ઉગાડું ચેતન હોય નહીં બોલો વર્લ્ડમાં ઉગાડું ચેતન હોય નહીં અને જો હોય અને જો અને જોવા મળ્યું તો જોવા મળ્યું તો કલ્યાણ થઈ ગયું કલ્યાણ થઈ ગયું પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષને જોઈને પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષને જોઈને થવાય તે પ્રમાણે જ એ પ્રમાણે એ જ દાદા ભગવાન એ જ દાદા ભગવાન જીવંત દ્રષ્ટાંત સ્વરૂપે છે જીવંત દ્રષ્ટાંત સ્વરૂપે છે સહજ દશાનું સહજ દશાનું એટલે આપણા આજ્ઞાધર્મની ફલશ્રુતિ આપણને આપે છે આ અને એના માટેનું સૂત્ર સૂત્ર નંબર એકસો દાદા ભગવાને દરેકની અંદર બેસીને સમર્પણ કરાવડાવ્યું છે દાદા ભગવાને દરેકની અંદર બેસીને સમર્પણ કરાવ્યું છે નહીં તો આપની શું શક્તિ નહીં તો આપણી શું શક્તિ કે આપણે કે આપણે ભ્રાંત પરિણામ ભ્રાંત પરિણામ અને આપણને વર્તાતી મૂર્છા અને આપણને વર્તાતી મૂર્છા આપણે સમર્પણ કરી શકીએ આપણે સમર્પણ કરી શકીએ મૂર્છા સહેજે ત્યગાઈ ગઈ મૂર્છા સહેજે ત્યગાઈ ગઈ એ સહેલું છે એ સહેલું છે નથી એટલે કરુણા અપાર કરુણા સૂત્ર નંબર એકસો ને સુડતાળીસ જ્ઞાન ઉપયોગ ક્યાં કામ લાગે જ્ઞાન ઉપયોગ ક્યાં કામ લાગે તો કે તો કે જ્ઞાન ઉપયોગ અંતરમાં અંતરમાં સૂક્ષ્મતર દશામાં જ કામમાં લાગે સૂક્ષ્મતર દશામાં જ કામ લાગે અને દર્શન ઉપયોગ દર્શન એને વ્યવહારમાં એને વ્યવહારમાં ક્યાંય સેન્ટરથી ચલિત થવા નથી દેતો ક્યાંય સેન્ટરથી ચલિત થવા નથી દેતો અને છતાં અને છતાં વ્યવહારમાં વ્યવહારમાં બધા વ્યવહાર સાથે રહે છે બધા વ્યવહાર સાથે રહે છે એટલે આપણે શુદ્ધાત્માનો શુદ્ધ જ્ઞાન પ્રકાશ અને દર્શન પ્રકાશ ઉપયોગમાં એ પ્રસ્વરૂપે કેવી રીતે હોય છે તે આ અનુસાર સમજ છે ચાલો હવે આપણે કરી દો હમ શ્વાસ આટલું ખબર છે આ પ્રાર્થના કરાવીએ બે મિનિટ આપણા વાલા સકલ સંગપતિ શાહ સાહેબ એમને જે અથાગ પરિશ્રમ કરીને આપણને દાદા ભગવાનના અક્રમ વિજ્ઞાનમાં અને અક્રમ વિજ્ઞાનના માસિક પબ્લિકેશનમાં છેલ્લા અગિયાર બાર બાર વર્ષથી અને ત્યાર આગળથી પણ શરૂઆતથી જે અદભુત એના માટે રાત્રે બબ્બે વાગ્યા સુધી જાગીને અથાગ પ્રયત્ન કર્યા છે એમને આપણા વડીલ મહાત્મા સુધીરભાઈ સાથે રહીને એ શાહ સાહેબ આજે તબિયત જરાક નાજુક થવાથી અને ડોક્ટરોની સલાહથી એમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે અને એમને જલ્દી એમનું સ્વાસ્થ્ય સરખું થઈ ગયા અને એ સંપૂર્ણ સ્વાસ્થ્યપણે આપણને એ સેવા આપી શકતા રહે એના માટે આપણે બધા જ બે મિનિટ મૌન રાખીને ખૂબ એમના માટે પ્રાર્થના કરો દેવદેવીઓને કે એમને સહાયતા રહે અને એમનું સ્વાસ્થ્ય જલ્દી સારું થઈ જાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આગળ કર આપણી થઈ ગઈ તૈયારી કે બાકી છે હે હવે એનું જાહેર કરો જય સચ્ચિદાનંદ સુધીરભાઈ સુધીરભાઈ વાત વેબસાઇટ માટે એમને બોલવાનું છે બોલો બોલો સાહેબ હા ચાલુ ચાલુ છે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સુધીરભાઈ સૌથી પ્રથમ આપણે બટન દબાવીને ઉદઘાટિત કરીએ પછી ત્રણેક મિનિટની વિગત આપણે આપીશું પહેલા આપણે ઉદઘાટનનું કામ પતાવીએ દાદાનું કઈ રીતે કરવાનું હલો આવું હા બસ ધીમે આવું છું

जे एस एस वितरक विज्ञान डॉट ओ आर जी दिस all encompassing and is universally accessible to people of all religions, races, all creeds, all sects and various faiths. It deals with the very phenomenon of life that too of every form of life explains what this system is scientifically and leads its followers into the actual day-to-day experience of peace, love, harmony and universal brotherhood. It does not involve rigorous penances, any rituals, meditation, mysticism or any blind faith or some cosmic revelations. આ પ્રમાણે આખી છે અને આપણે બધા મહાત્માઓ પ્રેમથી એને વધાવી લઈએ જય સચિદાનંદ આપતા પુત્ર સાહેબો જય સચિદાનંદ વડીલ સાહેબો અમારા ખૂબ ખૂબ આશીર્વાદ છે દાદા ભગવાનને અમારા અંતરની પ્રાર્થના શુક્લ અંતર પૂર્વક કરતી કે આ વેબસાઇટને ખૂબ ખૂબ આશીર્વાદ બે સિમ્પલ બતાવી અને આ વેબસાઇટમાં દેખાશે ક્યાં દેખાશે દાદા આપણા માટે દર્શન પછી બધા કરશું બહુ સુંદર વેબસાઇટ છે એની સાઈડમાં ઋષભદેવ દાદાથી માંડીને માહિર ભગવાન સુધી અને માહિર ભગવાન પછી એ વીર શાસનના વીર શાસનના શાસનાધિકારી દાદા ભગવાન ત્યાં સુધીનું આખું કાળચક્ર બનાવ્યું છે આ સાઈડમાં એનું એનો મોનોગ્રામ છે જે સુરતના રિસર્ચ સેન્ટર આપણા બિલ્ડિંગમાં ફ્રન્ટમાં આખું મિરોલ છે સત્યાવીસ ફૂટ ઊંચું અને સવા આઠ ફૂટ પહોળું એ જ અહીંયા મૂકવામાં આવ્યું છે બહુ સુંદર છે હવે આ બટન દબાઈને આપણે ઉદઘાટન કરીએ છીએ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ બધા ધર્મોના જે મૂળ ચિહ્નો છે ચિહ્નો છે બધા ધર્મોના તે બધા જ અહીંયા ડિસ્પ્લે થયેલા છે એટલે હોલિસ્ટિક સાયન્સ તરીકે આપણે લઈએ હોલિસ્ટિક સાયન્સ લીધે અને બધાને માટે એક સરખું ન ઊંચું ન નીચું બધાને માટે માનવ જાત માટે આ કળિયુગમાં અદભુત છે બીજું થઈ ગયું પ્રતિકભાઈ એક મિનિટ પ્રતિકભાઈ હવે બીજું શું છે અવાજ તો નહીં સંભળાય ક્યાં જવાનું ક્યાં જવાનું નીચે આ ચેક કરો આ માહિતી ઇન આપી છે એ ચેક કરો આ આપ્યું કોઈ આપવાનું આ ઇન આપ્યું પણ ત્યાં ત્યાં ચેક કરો ચેક કરો ઇનમાં વોલ્યુમ કરો વોલ્યુમ કરજો વોલ્યુમ ફૂલ છે ચાલો કઈ નહીં હા બીજું કઈ બતાવવાનું છે પ્રતિક અવાજ મોટો નથી થઈ શકતો અહીંયા અહીંયા સંભળાય નજીક ને જે જુએ તેને ચાલો હવે વિડીયો બતાવે છે ઓડિયો પતી ગયો છે હવે વિડીયો બતાવે છે દાદા એટલા જોઈ શકશે અનુભવ જ્ઞાન સૂત્રોનું આખું પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્રો ગુજરાતી એનું બતાવવામાં આવે છે સંસાર વિઘ્ન નિવારક દાદા ભગવાનથી મંત્ર અને ત્યાંથી શરૂ થાય છે આ બધું જ આ ચાલુ કર્યું છે અહીંયા આગળ વેબસાઇટનો અને સુરતના મંદિર ભવ્ય મંદિરો ત્રણ સુંદર બતાવ્યા છે બેકગ્રાઉન્ડમાં કેલનપુરી કેલનપુરીના બસ થઈ ગયું આપણે ચાલશે બરાબર ચાલે બસ થઈ ગયું હા ઉદઘાટન સંપન્ન થયું છે બધું વ્યવસ્થિત રીતે પછી અક્રમમાં આ બધું છાપવામાં આવશે અને એમાં શું શું આપણે ભંડાર ભર્યો છે એ બધું જ અંદર જાણકારી આપણા પુસ્તકો ડીવીડી સીડી ફોટાઓ દાદાના પ્રસંગો ગુરુ પૂર્ણિમાના પ્રસંગો આ બધું અંદર આખો ભંડાર ભર્યો છે અક્રમમાં જાણકારી આપવામાં આવશે હવે એક સહેજ વાત કરી લઉં ક્યાં ગયા પ્રતિકભાઈ પ્રતિકભાઈ પ્રતિકભાઈ પ્રવીણભાઈ અહીંયા જલ્દી જલ્દી ટાઈમ ઓછો છે હવે ના ના પછી રાખો છે પરિચય આપી દઉં હા પ્રતિકભાઈનો પરિચય આપે છે આ વેબસાઇટ આપણે જોઈ ફુલાવર હોય દાદા ફુલાવર શાક એના ઉપર ગુલાબનો સ્પ્રે નાખીએ તો ગુલાબ થાય ખરું <laughs> ના થાય ના થાય પણ દાદાના નું અત્તર મોટા દાદા કરુ દાદા નું અત્તર જો સ્પ્રે કરવામાં આવે તો આ બધા મહાત્માઓ ગુલાબ થઈ જાય <laughs> આ વેબસાઇટ પણ આવા જ મહાત્માઓના નિમિત્તો દ્વારા એક ગુલાબની પાંખડીઓ ખીલી છે અત્યારે આપણે પ્રયોગ કર્યો પણ થોડો બધાને પહોંચાડી શક્યા નથી એના માટે ક્ષમા માંગીએ છીએ પણ બહુ અપ ટુ ડેટ થઈ છે કદાચ વલમાં એમનું એ ગણાશે હવે આ કરવામાં ત્રણ નિમિત્ત છે એ ત્રણ જ બીજમાં કહી દઉં પ્રતિકભાઈ પ્રતિકભાઈ એ નવનીતભાઈ ના જમેરાજ છે અને મનીષાબેન ક્યાં છે મનીષાબેન અહીંયા પધારો એમના ધર્મપત્ની છે અને નવનીતભાઈના સુપુત્રી છે આમાં આપણને બહુ પ્રશ્નો નડેલા ચાર ચાર પાંચ જગાએ બધે વ્યવસ્થા કરવા પ્રયત્ન કર્યા પણ ના જામ્યું પછી જયંતિભાઈ સાહેબે અને નવનીતભાઈ સાહેબે આમાં સહાય થયા અને આ વેબસાઇટ તૈયાર થઈ થઈ રહી છે એમાં ટેકનિકલ રીતે છંદભાઈ દેરાસરી નામે સાહેબ જો દાદા છંદ દેરાસરી અરે પછી આપણું નામ બોલો વિશાલભાઈ વિશાલ વિશાલ આપણા ઓફિસમાં જે મુખ્ય કાર્ય છે પ્રવીણભાઈ પ્રવીણભાઈ અને મુખ્ય સૂત્રધાર તો ખરેખર બે છે પડદા પાછળ એક તો જયંતિભાઈ જયંતિભાઈ અને ઉભા થઈ જાઓ જય સચ્ચિદાન અને સુનિલભાઈ પારેખ આ બધાના સરવાળાથી આ થઈ રહી છે બહુ ઊંચી કક્ષાની થશે અને થોડી ધીરજ રાખજો ટૂંક સમયમાં અક્રમમાં જાહેરાત કરવામાં આવશે જય સચ્ચિદાન ખૂબ આશીર્વાદ જય સચ્ચિદાન ચાલો હવે આપણે ચાલુ હવે ચાલુ કરી દઈએ બીજું બધું ચાલુ કરી દઈએ હવે દસ પિસ્તાલીસ વાડીભાઈ આપના ત્રણ વડીલો ખાલી દાદાજીનું એક પૂજન કરી અને જન્મદિવસ ઉજવી ચાલુ રાખો હા ચાલુ રાખો વાડીભાઈ તથા એમના ત્રણ વડીલો ફક્ત બીજા કોઈ બધા મહાત્માનો લાભ મળે એટલા માટે બીજા પરિવાર ના આવશો નહીં તો પરિવારથી દાદાજીના દર્શન થતા નથી બધાને ધર્મેન્દ્ર ભદ્રેશ ખાસ કાળજી લેજો ત્રણ વડીલો આવે જેથી બધાને દર્શનનો લાભ મળે કારણ કે પરિવારના લીધે પછી દાદાના દર્શન થતા નથી બધાને ત્યાં જો બની સર બની સર ત્યાં જુઓ સચ્ચિદાનંદ ખૂબ આટલી વાત ચાલો હવે આવી જજો આવો જય સચ્ચિદાનંદ શું ના એ તો પેલા વેબસાઇટ માટે ખૂબ જ ખૂબ જ કહેવાય જોજે જય સચ્ચિદાન સૌ પ્રથમ વાડીભાઈ પરિવારમાંથી ના ના બહુ ભાવ સુંદરથી કામ થયું છે બહુ સરસ ચાલશે સૌ પ્રથમ વાડીભાઈ પરિવાર માંથી અમૃતભાઈ એમના જે વડીલ બંધુ એ પૂજા કરશે અમૃતભાઈ સુંદર કામ ખાસ વડીલ ચાર જણા આવ્યા છે બીજા બધા મહાત્માઓને લાભ મળે એટલે પરિવારને વિનંતી ખાલી આ કે દરેક જણા લાભ લઈ શકે બેઠા બેઠા જરીક ખૂબ આશીર્વાદ સ્વાગત કરું છું સ્વાગત કરું છું પ્રગટ પ્રભુ करू બરોબર Gracias. حبك على बोलो प्यार का बोलो प्यार का भगवान भगवान સચિદાનંદ જય સચિદાનંદ સાથે થઈ જાય છે જય સચિદાનંદ સચિદાનંદ જય સચિદાનંદ દાદા તમારી આ જય સચિદાનંદ છેલ્લે બે મિનિટ દાદાજીના આશીર્વચન પછી આરતી બસ બસ બસ બસ ને શું કરીશું દસો કારણ કે બે થી ત્રણ કલાક લાગે બે થી ત્રણ કલાક લાગશે બધાની સંમતિ લઈ લો દર્શન અમે આશીર્વાદ આપી દઈએ છીએ બધા સમગ્ર ભાવે 从来都不这么做了。 કે લાઇનમાં વ્યવસ્થિત આવે બહેનોને ભાઈઓ એટ એ ટાઈમ છે આમ જુઓ એટ એ ટાઈમ પંદર વીસ બહેનોને દર્શન કરાવશે પછી એના પછી પછી ભાઈઓને પંદર વીસ એમ વારાફરતી જશે અને સીધા જમવા જાય ચોક્કસ બરોબર છે હા હા લઈ લો હવે બધું લઈ લો કોની વાણીભાઈ નીકળી ગઈ વાણીભાઈ જય સચ્ચિદાનંદ ખાસ દરેક મહાત્માઓને ખૂબ નમ્ર વિનંતી બધા સાંભળજો અવાજ ના કરશો કોઈ એક મિનિટ માટે સાંભળજો આ દાદાજીની એક વિનંતી છે દાદાજીની તબિયતની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને દરેક મહાત્માઓ દૂરથી દૂરથી ઝડપથી દાદાજીના દ્રષ્ટિથી દ્રષ્ટિ દર્શન કરીને નીકળી જાય નીચે લાઈનથી દાદાજીના દ્રષ્ટિથી દ્રષ્ટિ દર્શન કરીને નીકળી જાય તો દાદાજીને ઓછામાં ઓછું આમ તો દાદાજી કહે છે કે ઝડપથી થાય તો મને સારું પડશે એવી મને વિનંતી કરી છે હું આપ સૌને વિનંતી કરું છું દર્શન થશે તમે અત્યારે તમારી જગ્યા પરથી પણ દર્શન થાય છે ફક્ત અહીંયાથી આવી દ્રષ્ટિથી દ્રષ્ટિ દર્શન કરી અને નીકળી શકશો અત્યારે બે મિનિટ આશીર્વચન કરી અને દાદાજી ફરીથી દર્શન માટે તૈયાર થાય છે આગળનો પટ્ટો ખાલી આગળ બેઠેલા આ દરેક જણ એ પહેલા દર્શન કરી નીકળી જજો જેથી આ ગીર્દી ઓછી થઈ જશે અહીંયા આ જગ્યા ખાલી થશે તો બીજાને મહાત્માઓને દર્શન અને હા ભાઈઓને બહેનો આ દર્શન કરી અને વચલા રસ્તેથી નીકળવાનો રસ્તો કરજો અને ભાઈઓને પણ એ રીતે દર્શન કરી અને વચ્ચેથી રસ્તો ચોખ્ખો કરવો પડશે વચ્ચેથી નીકળતા જશે ખાસ ધ્યાનમાં રાખશો મહાત્માઓ આપણે બધાને તમારી જોડે દ્રષ્ટિ મેળવી દેજો એટલે તમને બધા આશીર્વાદ પહોંચી જશે એટલે બંને અને દરેકને વ્યક્તિગત લાઈન એ પ્રમાણે વારા ફરતી બહેનો અને ભાઈઓના ગ્રુપને વર્ષન કરાવી દઈશું પંદર વીસ વીસ ગ્રુપમાં તો બરોબર વ્યવસ્થિત લાઇનમાં પદ્ધતસર આવજો અને સમજાયું છે તમને જય મહેસિંહ સાહેબે કે વચ્ચેથી બધા નીકળજો અથવા તો બહેનો આ બાજુ નામ એવું કરવું છે કહી દીધું કહી દીધું મેં દાદાજી અચ્છા ચાલો દાદાજી એક મિનિટ માટે સરયુ ફોઈ અને અરુણ ફુવાજી સરયુબેન અને અરુણભાઈ અરુણભાઈ આવ્યા છે આવો આવો અમદાવાદથી અમદાવાદથી અમદાવાદથી અમદાવાદથી સરયુબેન અમદાવાદથી આવેલા બધાને એમનો બધા આપતા પુત્રો આપતા પુત્ર બધા વિનય કરો બહુ નહીં નહીં અમૃત બાપુજી બધા આપતા પુત્રોને સાલ ઉઘાડવા માંગે જરૂર જરૂર અને વિનય પણ કરો અને તમે એક એક સાલ જે તમે તમારે ભાવ છે એ પ્રમાણે આપતા જાઓ ખાસ દરેકને વિનંતી આપ સભી આશીર્વાદ લો आप सभी जो बाहर गांव से आए हैं सभी को दृष्टि से हाँ। दर्शन मिलेगा एक दादाजी का स्वास्थ्य ध्यान में रखते हुए ये हाँ। हमने निर्णय किया हाँ। है દરેક આપતા પુત્રને બબે શાલ મળશે એક શાલ અમૃતભાઈ તરફથી મળવાની છે અને બીજી સાલ મંદરબા તરફથી મળવાની છે કનંદાદાજીની પ્રસાદી એટલી બધી ઠંડી લાગે છે એટલે મનરબા આપતા પુત્રને સાલ ઉડાડે છે અરે એટલે શિયાળામાં અમને સ્વેટર ને બધું અપાવવાના છે મનરબા એનો દાદાના આવે તો તમને મળે ખૂબ આશીર્વાદ છે દાદા ભગવાનના અસીમ જયકારો દાદા ભગવાન અસીમ જય જયકારો જય સચિદાન જય સચિદાન અસીમ જય જયકાર ભલે ભલે ચાલશે દાદા એમને જુદું ફોટો પડાવીએ ચાલો ચાલુ કરી દઈએ અને તમારા દર્શન થઈ ગયા તમે ભોજન પછી લઈને જઈ શકો જય સચ્ચિદાનંદ કહું છું કે એટલે કહું છું તમારે ફ્રી થઈ જાઓ અમૃતભાઈ વાડીભાઈ પરિવાર તરફથી તરફથી શોલ આપતો પુત્રોને ખાસ દાદાજી બે મિનિટ આશીર્વચન પછી આપણે દર્શન ચાલુ કરીએ મહાત્માઓ અત્યારે કોઈ પણ સ્ટેજ પર ના હોતા આપ બધાને આપણી અંદર આપ સર્વની અંદર જે દાદા ભગવાન પ્રવર્તી રહ્યા છે જે એમને મળ્યા છે જે નથી મળ્યા બધામાં તે બધા જ દાદા ભગવાનની અંતિમ ઈચ્છા કે બધા જ આજ્ઞા ધર્મ એવા મચી પડીએ અને વ્યવહારથી સત્સાધનોના સદુપયોગમાં એના પરમાર્થ એની પાછળ રહેલો છે એ આપણને આપણી ફાઇલોને અગર તો આપણા મન વચન કાયા એના વ્યવહારોમાં આપણને ખૂબ સહાયકારક થઈ પડે કે જેથી આપણે આજ્ઞાધર્મ બહુ સારી રીતે પાડી શકીએ અને તે પ્રમાણે જીવનમાં આપણે જીવન આપણું જીવાતું જાય એના માટે આજે આજના દિવસે અમે તમને ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ દાદા ભગવાન આપણી બધાની સાથે હાજર જ છે એ ખાસ કરીને એ ખ્યાલમાં રાખીને દરેક પોતે પોતાનો પૂરતો લાભ લઈ લે અને પોતે સુખ પામીને પોતાના અંતરનું શાશ્વત સુખ એ બધા બધાના સુખના આજ પાસ બધાની સાથેના સુખના નિમિત્ત ઉત્કૃષ્ટ નિમિત્ત બની શકે એના માટે ખૂબ આશીર્વાદ છે આપતા પુત્રો તરફથી અમે તમને ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવીએ છીએ કે જે તમારા માટે આ પુરુષાર્થમાં અને અત્યારે આપણા અંતરના અધ્યાત્મ યજ્ઞમાં એ ખૂબ ખૂબ કામ લાગે અને વડીલો પણ જે સત્સંગ આપણી સાથે કરાયા છે પણ એટલું જ તમને કામમાં લાગશે એના માટે અમારા ખૂબ આશીર્વાદ છે ખૂબ ખૂબ લાભ લેજો જેને જ્યાં જે ભાવ રાખજો સતત અને જે સંજોગ મળે સંજોગ પ્રમાણે લાભ લઈ લેજો સત્સંગનો કીર્તન ભક્તિનો કવિરાજના પદોનો અને આપતા પુત્રો સાથેના નિરંતર સહવાસ અને એમના સત્સંગથી તમે પરિચિત બહુ સારી રીતે થઈ જજો તમને જેવા જેવા પ્રસંગો બને જ્યાં જ્યાં ત્યાં એના માટે ખૂબ આશીર્વાદ છે ચાલો અને હવે આપણે આગળનું આપણું કાર્યક્રમ આપણું જે છે ચાલુ રાખીએ નિમેશાનંદજી કહેતી પ્રમાણે આપ જણાવો જય સચ્ચિદાનંદ મહાત્મા મહાત્માઓ આપતપુત્રો જોડે સહવાસમાં રહેશે આપતપુત્રો સતત દાદાજી જોડે સહવાસમાં રહીએ એવી મહાત્માઓ અમારા માટે પ્રાર્થના કરજો અમે પણ દાદા પવિત્રતા અમારામાં પ્રગટ થાય એ અમારો જે ધ્યેય છે એ પૂરો થાય એવી સૌ મહાત્માઓ પાસે અમે આપતપુત્રો શક્તિ માંગીએ છીએ પ્રાર્થના કરીએ છીએ દરેક મહાત્માઓ ખાસ અમને દરેક આપતપુત્રોને અમને શક્તિ આપજો અમે પણ આગળ વધીએ દાદાજીની કૃપા નિરંતર ઝીલીને દાદા જેવા આજ્ઞાધારી થઈ જઈએ એવી સૌ મહાત્માઓ પાસે અમારી પ્રાર્થના જય સચ્ચિદાનંદ દાદા બધવા ખાલી એક આગળની લાઈન આગળના જે બેઠા છો એ દર્શન કરીને નીકળશો તો જ અહીંયા રસ્તો થશે રમેશભાઈ તમારું સ્ટેજ ક્લિયર કરવું પડશે ભદ્રેશ કોઈ છે છોકરાઓ સ્ટેજ વસ્તુ કાઢી નાખાવા પરિવારના એક મિનિટ એક મિનિટ બધા એક સાથે ના ઉભા થતા પરિવારના દર્શન કરીને નીકળી જાઓ પાછળ બેઠેલા મહાત્માઓ બેસી જ રહેજો બધાને લાઈનથી દર્શન થવાના છે બધા મહાત્માઓ બેસી રહેજો આ ફક્ત પરિવાર છે નિમંત્રકનો એ દર્શન કરીને સેવા માટે જાય પીરસવાની સેવામાં જતા રહે મહાત્માઓ જેમ લાઈન થાય એમ આગળ આવજો કોઈએ ઉતાવળ કરવાની જરૂર નથી ખૂબ આપણી પાસે સમય દાદાજી આપ્યો છે અને દરેકને કહીએ છીએ કે લાઈન સાચવજો દાદાજી દર્શન આપવા તૈયાર જ છે જય સચિદાનંદ Dai માથે મુંગટ ઝાક જમાત કોટે શોભે ફૂલની માન રત્ન કંકણને પાયન પૂર કસી વદન સુ હાસ્ય મધુર વેદમાં છે તારું નામ ઋષિ મુનિઓ કરે પ્રણામ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ તુજને વખાણે હર હંમેશ તેત્રીસ કોટી દેવો જે ગાય ગુણલા તારા તે તેત્રીસ કોટી દેવો જે ગાય ગુણલા તારા તે અણુ અણુ માં તારો વાસ પરમાણુ માં તારો પ્રકાશ ત્રિલોક માં તારો સંચાર ચૌદ બ્રહ્માંડ નો તું આધાર ત્રિલોક માતા તારો સંચાર ચૌદ બ્રહ્માંડ નો તવ આધાર સસી સૂર્ય માં દાદા ભગવાનના અસીમ જય જયકાર Krishna પોતપોતાની જગ્યાએ બેસશો મહાત્માઓને વિનંતી દાદાજી ખૂબ મહેનત કરી રહ્યા છે તમારા માટે શાંતિથી દર્શન કરશો બધાને થશે જ અમારે આટલી બધી વ્યવસ્થા કરવી પડે આપણા માટે સારું ના ગણાય અમારે બધી વ્યવસ્થા કરવી પડે છે પ્લસ આજના આજના પ્રસંગ નિમિત્તે નિમંત્રક તરફથી આ પેન્ડલ દાદા ભગવાન અને કનુ દાદાજીનું પેન્ડલ દરેકને કાઉન્ટર પરથી મળી રહેશે અને જે પ્રસાદી લેવા જાઓ ત્યાં બેઝ આપી દેજો પ્રસાદી લેવા જાઓ ત્યાં બેઝ પોતાનો જમા કરાવી અને આ લોકેટ લઈ લેશો આ પેન્ડલ છે દાદાજી આ એક પેન્ડલ પેન્ડલ એક જ કાઢી લો અને સાથે ફોટો છે આ ખાસ પેન્ડલ આજના પ્રસંગના નિમંત્રક તરફથી દાદા ભગવાનના અસીમ જયકારો દાદા ભગવાનના અસીમ જયકારો દાદા ભગવાનના અસીમ જયકારો દાદા ભગવાનના અસીમ જયકારો દાદા ભગવાન